काफी हल्ला वाला मचा है क्या बात है इसलिए अभी संसार में सब जगह हल्ला हल्ला मच रहा है उसका क्या कारण है હે? બધે જે તોફાનો થાય છે દુનિયામાં એનું શું કારણ है तूफान ये सब दुनिया में तूफान हो रहे हैं बांग्लादेश में अभी બાંગ્લાદેશમાં થયું પંજાબમાં ગુજરાતમાં गुजरात में अहमदाबाद में इतनी हो गई ये क्या बात है अभी वो तो फर्स्ट फर्स्ट अच्छा क्या बात है बहुत बहुत होने वाला है इसमें क्या हो रहा है बहुत होने वाला है बहुत होने वाला है अच्छा बहुत आदमी मर जाएगा इतना क्या मर गया है दो अबज आदमी मर जाएगा ऐसा होना वाला है दस दस दस साल दस साल में ये तो बच्चे ठीक है this is beginning not beginning ये भी उसका कोई उपाय है उसका कोई उपाय है नहीं उपाय इसका होता ही नहीं अच्छा उपाय है हो सकता नहीं उपाय तो है क्या उपाय क्या होगा शू तो क्या उपाय अभी सब लोग दुनिया का विचार करेगा लड़ाई करना ये बहुत खराब चीज है दूसरा आदमी लड़ाई करे तो भी अपने लड़ाई नहीं करने का ऐसा सब विचार करे तो बंद हो जाएगा तो तो सब दुख लेकिन अगर ये लिखा ही हुआ है कि एक किस्म की प्रलय आने वाली है तब तो फिर वो नहीं होगा ना सोचेंगे ही नहीं ऐसी चीज એટલે કે ऐसा लिखा है कि एक, एक समय पर प्रलय होने वाली है तो फिर ऐसा लोग सोचेंगे ही नहीं ना એટલે આવો વિચાર જ ના કરે ને લોકો આ પ્રલય આવવાનો છે એટલે क्या चीज प्रलय होने वाली नहीं अगर होने वाली कहते हैं ना विनाश वाले नहीं होने विपरीत। આ વિનાશ થવાનો છે नहीं नहीं कभी होता नहीं प्रलय होता नहीं प्रलय होता नहीं नहीं अगर प्रलय नहीं होती लेकिन विनाश तो हो रहा है ना પ્રલય નહીં પણ આ વિનાશ તો થશે ને और बारे बारे विनाश हो जाएगा हो दो तो- अबज आदमी खलास हो जाएगा समझे ना? तो इसको बचाने के लिए हमारे महापुरुष क्या कर रहे हैं और क्या कर એટલે આ વિનાશ વિનાશ ને માંથી બચવા માટે આપણા મહાપુરુષો શું કરે છે શું કરી રહ્યા શું કરી રહ્યા છે મહાપુરુષો બચેલ સારું <laughs> એમને ધંધો આ લોકો લૂંટ લૂંટ કરે એમાં સેંકડે પાંચ ટકા બાદ કરે પંચાવન ટકા લૂંટવાનો જ ધંધો કરે कह रहे हैं कि महापुरुष जो अभी 95 परसेंट तभी बस वही हो गया ना वही तो हमारा सबसे ज्यादा कष्ट है તેથી જ આ થતું છે એમ કે તેથી જ આ થયું हाँ। થઈ રહ્યું છે એમ. पीछे अच्छा हो जाएगा सब डेब्रिज चले जाएगा चिंतित जैसे हो जाएगा डेब्रिज फिर बहुत अच्छा हो जाएगा दुनिया ऐसी अच्छी हो जाएगी कितने सालों का कितना वर्ष पचास सौ वर्ष बीस साल में बीस साल में अच्छा बीस साल में बहुत अच्छा हो गया करते हैं यू नो वो कहते हैं ना कि वो जैसे परमाणु बम होता है और न्यूक्लियर बम होता है आपके विचार में ऐसा होने वाला है આ પેલું એટમ બોમ્બ થી પેલું યુદ્ધ થવાનું કે છે તો એવું એવું એ બનવાનું છે ખરું होने वाला है वो युद्ध के लिए बनाया है कहाँ कहाँ पर होगा यहाँ पर अमेरिका में होगा या क्या करते हैं या अमेरिका के लिए पाकिस्तान में होगा वो दो एटम बम बनाए हैं हाँ, वो म्यूजियम के लिए नहीं बनाए हैं युद्ध के लिए बनाए हैं हाँ, ये म्यूजियम में रखने का नहीं है ठीक है तो युद्ध के लिए बनाया है और इंडिया के लिए नहीं बनाया है और अफ्रीका के लिए नहीं बनाया है रूसिया के लिए बनाया है लेकिन तो इंडिया को इनाम नहीं मिल जाएगा इंडिया को बोल दो तुमको एटम बम नहीं मिलेगा गरीब देश को नहीं मिलेगा अच्छा देश को <laughs> तो अच्छे कर्म ये है ना कि अमेरिका ने के एटम बम मिलाया नहीं <laughs> एक अच्छा कर्म किया है अमेरिका ने के एटम बम मिला है नहीं बड़ा लोग है रचा बड़ा है वो वहाँ मिल जाएगा गरीब गरीब देश को क्या मिला लेकिन अपने को ऐसा कुछ मिलने वाला नहीं मगर अपना जो नेबर है जो दिया है दिया वो कुछ कुछ अपने को टेस्ट करा देंगे हाँ क्योंकि ये नहीं कराएगा वो दिया तुम्हारे लिए तैयार है थोड़ा थोड़ा ના ઉપર જ થોડી વાર પૂછી જાઓ આપું બીજું આ શું ના કેમ बात करो सब बात करो तो दादा ये जो है ना अमेरिका वो अहमदाबाद का पेपर वाला पूछता था हाँ जी अहमदाबाद का पेपर वाला રિપોર્ટર્સ वो पूछता था कि अभी इतने इतने इतना आदमी मर जाएगा तो कौन सा लोग मर जाएगा गरीब लोग मर जाएगा कि श्रीमंत लोग मर जाएगा क्या पूछता था गरीब आदमी मर जाएगा कि श्रीमंत आदमी मर जाएगा मैंने बताया कि गरीब के श्रीमंत के लिए नहीं है वो मरने का मरने का जो जो दूसरे को भ्रष्टाचार कराता है खुद भ्रष्टाचार करता है दूसरे को भी कराता है क्या कराता है फोर्सिबली कराता है और पराना के पराना मजबूरन मजबूरी कर से कराता है तो कौन है फोर्सिबली हाँ, मतलब हाँ। कराता है वो भ्रष्टाचार कराता है और दूसरे को भ्रष्टाचार करना पड़ता है उनसे करना कराता नहीं दूसरे को करना पड़ता है दो जात का आदमी दुनिया में रहे कितनी जात का आदमी है वो एक भ्रष्टाचार कराता है सबको जो जोर से मजबूरी से बलजबरी से बलजबरी से और दूसरा भ्रष्टाचार करना ही पड़ता है लाचारी से लाचारी से मजबूरी से अब हाँ, वो दो जात के आदमी थे अभी तो वो दृष्टि को भ्रष्टाचार करना पड़ता है वो इधर रहेगा वो चले जाएगा तो कराता है वो इसमें खत्म हो जाएगा लेकिन दादा जब अमेरिका ने जापान पर एटम बम डाला था हिरोशिमा नागासाकी तो वहाँ पर तो छोटे बच्चे माँ बहने सब की ही तो सब खत्म हो गए थे कौन कराने वाला था अत्याचार और कौन क्या છે કે જ્યારે આ અમેરિકાએ જાપાન ઉપર હિરોશીમા નાગાસાકી ઉપર જ્યારે એટમ બોમ્બ નાખ્યા ત્યારે કે ત્યાં તો કે છે કે કેટલા એ લોકો મરી ગયા નાના નહીં, નાના બાળકો. છોકરાઓ બા- હા. સ્ત્રીઓ એમને પણ એ ભ્રષ્ટાચાર કરાયો હતો ને એમણે શું કર્યું હતું તે એમને એ મરી ગયા कुछ किया बिना कुछ कुछ होता ही नहीं जो हुआ नहीं वो तो परिणाम है से कोई कोई जानता नहीं तो पिछले जन्म में उन्होंने भ्रष्टाचार किया हाँ પાછલા ભાવમાં કર્યું હશે હા એટલે वो अहमदाबाद का पेपर वाले तो बोला मैं कि पहला गौ की गुण में गौ गौ का બોરી આતી હતી ને इसमें गौ भी होता है और કંકર वन परसेंट કંકર कंकर भी रहता है नहीं रहता है? हाँ जी बिल्कुल। वन परसेंट कंकर भी रहता है गौ भी रहता है जब भी अपना लोग क्या बोलता है व्यापारी क्या बोलता है गौ की गुण है ग्राहक क्या बोलता है गौ की गुण है सब लोग गौ की ही बोलता है ऐसा नहीं बोलता है कि कंकर और गौ दोनों मिक्सचर है आप समझे ना? अपना व्यवहार ऐसा है अपनी भाषा ऐसी है એટલે एक टका घऊ था अरे एक टका कंकर था अभी पिस्तालीस फोर्टी फाइव परसेंट कंकर है और फिफ्टी फाइव परसेंट गहू है और लोग बोलता है कि गेहूँ की गहू की गुण तभी कुदरती शक्ति क्या करेगी गहू और कंकर छुट्टा पाट देंगे सेपरेट कर देगा और कंकर कंकर में मिल जाएगा और गेहूँ इधर से कंकर जो मिल जाएगा इसके लिए इसका रिजर्वेशन से कहाँ चले जाएगा इसका रिजर्वेशन चार पाँव और एक मुचला तो दादा उसको सत्य कहेंगे फिर हाँ उस उस समय को उस समय को फिर सत्य कहेंगे હા બિલકુલ કે એ સ- હા, કહો. એ સમયને પછી સતયુગ કહેવાશે नहीं सत्युग से बहुत अच्छा आएगा सत्युग में ऐसा नहीं सर अच्छा वो अभी तो कलयुग चलता है कलयुग का अंतरयुग है अंतरयुग सत्युग सीधा नहीं आएगा कलयुग का अंतरयुग सत्युग से बहुत अच्छा आएगा मगर अगर अमुक टाइम तक हजार पंद्रह सौ दो, दो हजार साल तक पीछे क्लास और बहुत अच्छा टाइम आ जाएगा और सर्टन पीरियड अंतरयुग आएगा है तो कलयुग लेकिन उसमें ऐसा पीरियड आएगा बेटर देन सत्युग The best से आएगा। period, better than Satyug. तो उस समय क्या होगा દાદા ભગવાન દાદાજી તો આ સતયુગ આવશે બે હજાર વર્ષ સુધી તો એમાં શું હશે એમ? કેવું રહેશે એમ? नहीं आदमी बहुत अच्छा आराम से रहेगा धर्म करेगा आनंद करेगा सुख भोगेगा बहुत दुख अभी तक हुआ है अभी इंडिया में तो सब लोग है नहीं तो मछली को जब बाहर फेंके नहीं और तरफटती हैं ऐसे सब लोग तरफटता है इसी के लिए विचार भी था और संपूर्ण अहिंसक है संपूर्ण अहिंसक है किसी के लिए बुरा विचार से नहीं आता है दादा तो हम यहाँ पर रहकर भारतीय लोग ज्ञान लेकर हम, हमें क्या करना चाहिए ताकि जो यहाँ पर वो हो रहा है हम्म। એમ કે અમે જ્ઞાન લઈને શું કરીએ અહીંયા અમેરિકામાં રહીએ છીએ બધા ભારતીય લોકો જ્ઞાન લઈને શું કરીએ કે જેથી કરીને આ બધા વોર થાય તો અમને કોઈ અસર ના થાય જ્ઞાન લઈને અમારી આજ્ઞામાં રહેવાનું અમે આજ્ઞા દેતા એ આજ્ઞામાં કોઈ કોઈ આપકો કોઈ તકલીફ નહીં આ જાય Just follow his five sentences in the form of. દાદા તકલીફ हमें अगर आए या ना आए अगर सारी बाकियों को आए तो फिर हमारे रहने का क्या फायदा भारतीय होने का क्या फायदा એ હા, કહો. એમ કહે છે કે જ્ઞાન લઈને પણ અમને તકલીફ નહીં પડે ધારો કે ભારતીય લોકોને આ બધુંથી બીજો નહીં, ઓ એમ કે છે કે અમે જ્ઞાન લઈને અમને કોઈ પણ મુશ્કેલી નહીં આવે પણ આ બીજા બધા ભ- છે બધા લોકો આપણા હિન્દુસ્તાનના ના બધા એમને अमेरिकन અમેરિકન એટલે બીજા બધા લોકોને જે- બીજી બધી વસ્તીને આ બધી મુશ્કેલીઓ આવે તો કે કે આપણે ભારતીય થઈને પછી આપણું શું કા- ફાયદો એમ આપણે આપણું જ એકલાનું કરી લઈએ अब लोग तुम आप बोलेगा कि भाई चलो दादा के पास आप ज्ञान ले लो आपको तकलीफ नहीं आए वो बोले कि हम हमको कोई तकलीफ की ताकत नहीं है तुम चले जाओ इधर क्या बोलेगा ऐसा दादा तो बहुत आएगा नहीं दादा आ, लेकिन देखिए ना हमें हमने अच्छे कर्म किए हैं इसलिए हम यहाँ पर सब लोगों ने तकलीफ इन्वाइट किया है हम्म। दादा बोलते हैं इन्वाइट लेकिन ब- दादा हम इसलिए यहाँ पर सुखी हैं क्योंकि यहाँ पर अमेरिकन ने अच्छा सब कुछ किया है तो उसका हमें भी कुछ देना चाहिए ना उनको भी वापस कहते हैं એમ કે અમે અહીંયા સુખી છીએ તો કે એનું કારણ એ કે આ અમેરિકન લોકોએ અમને બધું બહુ સુખ સાહેબી બધું આપ્યું છે તો કે અમારે પણ એમના માટે કંઈક કરવું જોઈએ ને તમે કરી રહ્યા છો ને એમના માટે You are doing કોઈ કોઈને કશું આપતું નથી nobody is giving. તમારું પુણ્ય તમારું ક્રેડિટ જ આપે બેંકમાં કોઈ તમને મેનેજર કે એવું કોઈ આપતું નથી તમારું ક્રેડિટ જ આપે યોર ક્રેડિટ બેંકમાં તમારી ક્રેડિટ આપે છે એમાં ક્રેડિટ આપે છે અને એ બેંકમાં તો લોને મળે અમારે લોને ના મળે So, uh, this most important thing. You don't get loan from, uh, you get a loan from the bank, but this bank you don't get the loan. અહીં ક્રેડિટ હોય તમારે ચેક और લખ્યા लेने જ के लिए यहाँ पर आए ક્રેડિટ હોય ચેક લખ્યા જ નહીં. लेके आए थे दादा से फिर फंडामेंटल બધા ડોક્ટર ચેક લખ્યા જ કરે છે. શું કહે ડોક્ટર check ચેક ચેક કરે છે ને હા ક્રેડિટ લઈને આવેલા હા મહાત્મા ગાંધીએ આટલું બધું સારું કામ કર્યું દેશ ને સારું કર્યું પણ છતાંય કહે છે કે એમને એમને છે તો મૃત્યુ આવી રીતના ગોળી વાગીને થયું તો કે શું એમનું ખરાબ કર્મ હતું હા એ જે ખરાબ કરવું તે અનુભવ ભોગવવું પડે દાદા આ કિશોરભાઈ સાંગાણી આપણા ડોક્ટર આવે તો એમ શીખવાડવું પડે ભારતમાં હરિજનો ને આ બધા જે છે એમને છે તો સ્પર્શ પણ ના કરે એટલે અસ્પર્શ લોકો કરીને એમને તિરસ્કાર કરે તો કે એવું કેમ એ લોકોના એવા ખરાબ કર્મો હશે માટે ખરાબ કર્મો છે એટલે ભોગવે છે હિન્દીમાં આજે ખરાબ કર્મ ખરાબ કર્મ ભોગતા હૈ उसने खराब किया है इसलिए भोगता है और जो जो दूसरे को खराब करता है और तिरस्कार करता है वो इसकी जगह पे ही जाता है इस जन्म में अगले जन्म इसके जगह ना आ जन्म के हाँ। जन्म हाँ। જન્મમાં કે ફરી આગલા જન્મમાં हैं? આવતા ભાવમાં ये કે आगे के जन्म में ऐसे हो जाता है લો ફાર્મસી વાળા કઈ પૂછો હરિજનો તો ઘણા છે બધાએ ખરાબ કામ કર્યા એમ કે હરિજનો તો ઘણા છે બધાએ ખરાબ કામ કરેલા હે? હરિજનો તો બધા છે એમાં બધાએ ખરાબ કામ કરેલા ઘણા છે. ઘણા છે એમ એમ. હરિજનો ઘણા છે તો બધાએ ખરાબ કામ કરેલા એમ હા પણ ખરાબ કર્મ કયા કે જે હરિજનનું તિરસ્કાર કરે છે અને હરિજન જે કરે છે એ પ્રસન્ન થાય જે તિરસ્કાર એટલે આપણે હરિજન થવાનું કારખાનું કાઢ્યું દીધું કહ્યું હરિજન જો કદી આવું ના કરશો ત્રાસ ના આપશો આ કરશો નહીં નહીં તો અમારા ગામના તો શું કરતા હતા દરેક ગામોમાં કારણ ક્ષત્રિયો પટેલો એટલે ક્ષત્રિય હરિજનને માટે ગામમાં એને પૂજા વાળી જવાના રસ્તા વાળી જવાના વાળી જવાના તમારે અંદર પહેરવાનું ગામમાં હરિજન વાસી અહીંયા આવીને પહેરવાનું ગામમાં તે પાછળ ધૈડું બાંધવું પડે એટલે એમનું પગલું ના પડવું જોઈએ એટલા બધા ચોખ્ખા લોકો હરિજન નું પગલું પડ્યું હોય સહન ના થાય એને પગલામાં આપણું પગલું કેમ પડે બીજો ત્રાસ હરિજન થી ઝુંકાય નહીં નીચે કોળિયું બાંધે કોળિયું બાંધે કે તેને નહીં ઝુંકાય નીચે ના ઝુંકાય બીજા બધા ઝુંકવાનો અધિકાર હરિજન નથી એટલે પછી મને સાંકળ બહુ ચીજ કરે ને એટલે હું કહું કે આમ આ બિલાડીઓ સાથે મોડું ગાલે છે તમારા દૂધમાં અને આ હરિજનો તિરસ્કાર કરો કઈ જાતના બિલાડી કરતા ગયા માણસો <laughs> કૂતરો કૂતરો ગામમાં ફરે અને કંડાસ કરે ટોયલેટ એ કરે એમનો વાંધો નહીં ના અમને હું તો ટુરિસ્ટ માણસો વિચારવું છે કે ના વિચારવું અમારા તરફ છે માડો અહંકાર કરી નાખે બસ તિરસ્કાર એને બહુ ગમે અમારા તરફ દાંતણ એ લોકો સવારમાં દાંતણ કરીએ ને આપણે તે ઘરે ઘર નાખી જાય બિચારા તો રોટલો કે વાસી એવું ખાવાનું કઈ તો ઉપરથી એમ નાખવાનું દાંતણો નાખતા એ લોકો અમારી અમારી બાજુએ એ અમારી વાર્તા બી હરિજનો એ કહ્યું હતું ભગવાન ને કે સાહેબ મારો વારો ક્યારે રાખશે અમારો વારો ક્યારે રાખશે કલયુગમાં તમને સર્વશ્રેષ્ઠ મળતી કે તમે આગળ મુક્ત થઈ જશે કલયુગમાં મુક્ત થઈ જશે અને ભગવાન તમને મળશે કે શું કે છે ત્યાં છૂટા થઈ ગયા એવું નથી દાદા કે હરિજનો એ ખરા ભગવાનના ભક્તો છે મગનભાઈ પૂછે કે હરિજનો ખરા ભગવાનના ભક્તો છે એવું નથી હરિજનો ભગવાનના ખરા ભક્તો છે એવું નથી એ તો ભક્તિ બિચારા કરવા તૈયાર છે પણ આપણા લોકો મંદિરો પહેલા જ ત્યારે આ સરકારે બધું દબાણ કર્યું છે તે હજુ કુવા પર પાણી નતા પીવા દેતા નરસિંહ મહેતા એ તો ઢડોળે ભજન કરતા એવું કહે છે નરસિંહ મહેતા તો આગળ હરિવાર હરિજનવાસ માં જઈને ભક્તિ કરવા જઈ જતો ભક્તો ને ભેદ ના હોય ભક્તો એને ભેદ જય સત્યા આવો આવો નાગરજી ભાઈ આવો દાદા બેન પૂછે છે બેન બેન પૂછે છે કે અમે અહીંયા અમેરિકામાં રહીએ છીએ અને અમારા બાળકો છે તે અહીંયા દૂસરે છે ને મોટા થાય છે તો અ, હવે એ લોકો અમેરિકન જોડે પરણે છે તો અમારે શું કરવું એ લોકોને એન્કરેજ કરવા કે ડિસ્કરેજ કરવા એ લોકો આપશું અમને સલાહ આપો છો આપણે એમને એમ કહી દેવું इसके साथ ऐसी बात करने का कि लग्न अपनी कम्युनिटी में करो वहाँ आपको खाटी जिंदगी ठीक रहेगा और दूसरी कॉम्बिनेशन करेगा तो ऐसा हो जाएगा ऐसा बात करो कि जो हुए ये ठीक है क्या हुआ है देखने का पहला बात तो ऐसी करना का ये कॉमेंट्री में नहीं करो इसके अमेरिकन करो तो नहीं करना ऐसा नहीं बोलना अपनी कॉम्युनिटी में करने का फिर हो गया अमेरिकन के साथ तो फिर ऐसे तकलीफ मत देना આત્માને શુદ્ધ હા આત્માને શુદ્ધાત્મા કેમ કહેવાય બુદ્ધિથી બેઠી શુદ્ધ આત્માની કે તમે શુદ્ધ આત્મા છો એ બુદ્ધિથી તમને બેઠી એટલે પછી કોઈ પણ ક્રિયા ભરૂદાથી થાય તો તમે અશુદ્ધ થઈ ગયા તેવું ના માનો શુદ્ધ થાય કોઈ પણ ક્રિયા જો થઈ ગઈ હોય તો એનું હું મારું આત્મા બગડી ગયો છું ના બોલાય હું તો શુદ્ધ જ છું આ થઈ ગયું આ શુદ્ધ ની ક્રિયા છે શું કહ્યું પરિણામ છે શું છે પરિણામ એટલે ઇફેક્ટ છે આ ઇફેક્ટ બદલી શકાય નહીં એટલે શુદ્ધ જ છે બદલાવ ના છે કેટલાક માણસ લગી જાય છે માણસે આવું ખરાબ થતું છોકરાઓ તો તોફાન કરે છોકરાઓ ત્યારે ગુસ્સો ચડે એનો ઉપાય શું ઉપાય કરવો ધીમે ધીમે એને વાલ આવે બેન કે છે જે સગા નથી એમને સગા થયેલા કોણ સગા સગા કોઈ વાત જ નથી બધા જ દિવસ ખરા સગા પીએ અને પેલા સગા તો ટોણા મારે ટોણો ખાય પીએ પછી ટોણો મારી જાય એમને મુવાય ના એ કેમ એવું કેમ કરે હિસાબ છે ને અહંકાર અહંકાર વાળા એટલે ગાડા બધા જેમ ફાવે એમ ગાણા કાઢે તો અહંકાર નહીં એટલું ભાગ્ય જ નહીં રાંડી પૂછો કે આપણે કોઈને અહંકારની કોઈ ગ્રંથિ થઈ ગઈ હેંગઅપ કે છે હેંગઅપ્સમાં શું એવી આવી જાય છે ને કે એને આંધળો કરી નાખે એટલે સામે ગમે તે કોઈ બેઠો ને દેખાય પેલા અટકણ આવી જાય તો આંધળો કરી નાખે છે સામે કોઈ બેઠો પોતે જ આંધળો એ બુદ્ધિ નો આખે ચાલે અહંકાર પોતે જ આંધળો છે એ જેનો અહંકાર કરે ને તો આપણા લોક શું કે કામાંત થઈ ગયો છે કામ નો અહંકાર કર્યો એટલે કામાંત થઈ જાય લોભ નો અંધકાર એટલે ભાન થઈ જાય જેનો અહંકાર કરશે એવો અંધકાર અંદર પોતે અંદર જે થઈ જાય એ બુદ્ધિ માં ખેંચી હવે આંધળા જોડે શું વિશ્વાસ એટલે મેં તમને કાઢી આપ્યો કાઢી આપ્યો તમારી પાસે અહંકાર તો રહ્યો કોઈ પાંચ કે અહંકાર સિવાય જીવન કેમ ચાલે કારણ કે ડિસ્ચાર્જ અહંકાર એટલે નિર્જીવ અહંકાર રહ્યો એ તમારો ડિસ્ચાર્જ કરી આપે અને સજીવ અહંકાર જે જગત ઉભું કરતો હતો તે બધો કેન્સલ કરી દે શું કરે એટલે ચાર્જ ના કરે જે પેલા ચાર્જ કરતો અહંકાર ઉડી ગયો એટલે અહંકાર કોણ અહંકાર કોણ મમતા ગઈ બે સાથે હોય બે સાથે હોય ધ્યાન ધ્યાન ધ્યાન ને એ પોતે મતિ જ્ઞાન કોને કહેવાય કે બીજાને સમજણ પાડતો હોય એ મતિ જ્ઞાન વાળો હોય તે સમજે બીજાને પાડે જે મતિ જ્ઞાન વાળો હોય જેટલી હોય એટલી પણ એટલી બીજાને સમજણ પાડતા હોય ત્યારે એ મતિ જ્ઞાન ધરાવતો હોય અને બીજા પાસે સમજણ લેતો હોય ત્યારે એ શુદ્ધ જ્ઞાન કરતો હોય બીજા પાસે સમજણ લેતો હોય અગર પુસ્તક માંથી વાંચીને સમજણ લેતો હોય તો એ શ્રુત જ્ઞાન કહેવાય એ પૃથક જ્ઞાન થયેલું તે પોતે અંદર પચી જાય ત્યારે એ જ મતિ જ્ઞાન થાય પછી બીજાને એ અંદર પડે ત્યારે પૃથક જ્ઞાન બીજા પૃથક જ્ઞાન તમારું મતિ જ્ઞાન એટલે મતિ જ્ઞાન ને પૃથક જ્ઞાન મતિ જ્ઞાન નાઇન્ટી નાઇન થાય ત્યાં સુધી નાઇન્ટી નાઇન કહેવાય છે અને હો થાય ત્યારે કેવું જ્ઞાન કહેવાય નાઇન્ટી નાઇન સુધી મારે જ્ઞાન છે એટલે મારે બીજા શબ્દ થોડા ફેરવાત કરવા હતા ના નાઇન્ટી નાઇન મેથેમેટિક જ્ઞાન હંડ્રેડ કેવું જ્ઞાન અને મતી એ શુદ્ધનું ફળ છે એટલે શુદ્ધ જ્ઞાન જેટલા પ્રમાણ એટલા પ્રમાણ મતિ જ્ઞાન હોય પછી અવધિ જ્ઞાન એ કેવા જ્ઞાન થતા એને કઈ નેસેસિટી નથી એ તો બધા ડેકોરેટિવ હોય તો ચાલે ના હોય તો ચાલે મૂકમાં અવધિ જ્ઞાન એટલે અવધિ એટલે લિમિટ અને અવધિ એટલે અમુક લિમિટ ત્રણસો માઇલ કે બસો બસો સો માઇલ એની અવધિ લિમિટ નોટ અનલિમિટેડ એ લિમિટ સુધી અને અહીં આંખો મીચી બધું દેખાય કે આ બધું અમુક જગ્યાએ આવું થયું અમુક જગ્યાએ આવું થયું એ અવધિ જ્ઞાન કહેવાય એરિયામાં પછી મનોપરિજ્ઞાન તે પોતાના મનના બધા અવસ્થાઓને જાણવી પોતાના મન ની પોતાના મનની શીખું અવસ્થા છે અત્યારે એ બધી જાણી અંદર મને ફરી જ્ઞાન જો પણ જાણી ક્યારે કહેવાય કે તમારા મનના પર્યાય ઓળખે તમે અત્યારે ત્રણ મનના પર્યાય બધા જોઈ શકો છો અને તમે બેઠા છો એકાંતમાં અને બીજો કોઈ આવ્યો કે તાર મન ઉપર નવી જાતનો પડસાર પડે એટલે તમે આનામાં આવું છે કઈ કરતા તમને અકળામણ થવાની શરૂઆત થાય એટલે સમજવું કે આ અકળેલું માણસ છે મન અકળેલું તમે આપણા આવું એવું કરશો તું ને આ કઈ આવ્યો હવે વાતાવરણ કઈ વાતાવરણ લઈને આવ્યો એટલે મનને એની મનને સમજી જઈએ કે આ વાતાવરણ લઈને આવ્યો આવ્યો એ મનોપર્ય જ્ઞાન અને કેવું જ્ઞાન એટલે બધી જ વસ્તુ જગતની કોઈ જેટલી જેટલી જ્ઞેય અને દ્રશ્ય છે બધી દેખાય કેવું જ્ઞાન એટલે સ્વીકારનું જ્ઞાન નહીં જેટલી જગતમાં વસ્તુઓ છે બધી જ્ઞેય દ્રશ્ય દેવ દેખાય કારણ પોતે જ્ઞાતા દ્રષ્ટા છે દેખાય ત્રિકાળ કારણ હોય શકે નહીં ત્રિકાળ અત્યારે વીસ વર્ષ પછી થયું જેવું જોયે જોવે તો એ છે વર્તમાન કાળ જ્ઞાન જ કહેવાય કે કીર્તિકાળ જ્ઞાન કહેવાય ભવિષ્ય જ્ઞાન અત્યારે દેખાય એટલે વર્તમાન કાળ જ કહેવાય ભૂતકાળ દેખાય તો એ વર્તમાન જ કહેવાય એટલે ત્રિકાળ જ્ઞાન એટા ટાઈમ હોય શકે નહીં કેટલાક સંતો એવા હોય છે કે સરળ સ્વભાવના હૃદય બહુ ચોખ્ખો હોય બહુ સીધા માણસ હોય ત્યારે એમના બોલેલા બોલ સાચા પડી જાય કે પાંચ વર્ષ પછી તમારો છોકરો સરળ છે ના કે પણ પણ એ પાણી આગળ એટલે આપણને જોણે કે ભવિષ્યના અમને છે એ સીધાપણા લઈને પડવો પડે એવો શું કહ્યું બાકી જો એવું જ્ઞાન દેખાતું હોય તો વર્તમાન જ્ઞાન કહેવાય એટલે ત્રિકાળ જ્ઞાન બીજું જ્ઞાન છે કે જે દેવગતિમાં છે નરગતિમાં છે એ કઈ જ્ઞાન છે કે અવધિ જ્ઞાન છે કેવું જ્ઞાન બે લોકોને ત્યાંથી એ જુએ ત્યાં ઉપયોગ મૂકે એટલે પોતાના ફાધર મધર બધા શું કરે છે દેશમાં એ બધાને દેખાય પછી એ બધા દુઃખી થયેલા દેખાય એટલે મનમાં એને આમ સંતોષ થાય એ જો મેં કર્મ હારા કર્યા દેવ એટલે એને જ્ઞાન હેલ્પ કરે શું કરે એ જ્ઞાન શું કરે એને હેલ્પ કરે એ જ્ઞાન જે દેખાય છે તે એને હેલ્પ કરે શું હેલ્પ કરે એ પેલા લોકો દુઃખી છે અને ખોટા કર્મ કર્યા હતા અને મેં આરોપ કર્યા હતા દેવગતિ બધું તે દેવગતિનું સુખ વૈભવ વધે એવું છે નરગતિમાં શું છે કે નરગતિમાં એ જ્ઞાન છે એવું જ્ઞાન નરગતિમાં છે જાનવરમાં નથી આપણા ભાવે નથી આ મધ્ય રોગમાં નથી બેવ નહીં નરગતિમાં એ જ્ઞાન છે શું છે એટલે કે એમને શા માટે ભગવાન આપ્યું છે અને જ્ઞાન ભગવાન કઈ આવનાર છે જ નહીં એમને જ્ઞાન માં શું દેખાય કે ઓહો આ ફાધર મધર અમારે અહીં મજા કરે છે હું એકલો જ મેં ખોટું કર્યું તારે તારે તે વધારે ઉપર દુઃખી થાય જે જ્ઞાન એને વધુ દુઃખ કરવા માટે એનું વાત થયું છે પેલાને જ્ઞાન વધુ સુખ કરવા માટે અને એ જ્ઞાન જો આપણને હોય તો આપણી લાઈફ ખરાબ થઈ જાય રિસલેસ થઈ જાય એટલે જ્ઞાન નથી તેથી આપણે રોપથી ફરીએ મેં તો કાલે ગાડીમાં એક્સિડન્ટ થશે હવાથી આ તે કઈ જ્ઞાન થતું રહે પેલું શંકર વિકલ્પ જતો રહેતો કોને આ જ્ઞાન ટકે કે એવું અથડાણ છે એ કારણ છે તો નીકળે તેને ટકે એટલે આ લોકોને આગળની વિગત દેખાડવામાં આવે જ નહીં મારી મુશ્કેલી મૂકે છે આ બધું વ્યવસ્થિત વ્યવસ્થિત Thank you. દાદા વ્યવસ્થિત માં દેવોની સત્તા કેટલી વ્યવસ્થિત ની અંદર દેવોની સત્તા કેટલી તમે કે તમે દેવોને આવાહન કરો સત્તા બધાની જેમાં એ અંદર અંદર જયારે માં આવી ગયેલા છે બધાની સત્તા જે દેવોની સત્તા છે એવી છે નથી એમ નથી કલેક્ટર નહીં થતા ને ઓળખાણ હોય ને એનાથી કામ થવાનું હોય વ્યવસ્થિત એમ સત્તા ખરી દેવી દેવાની સત્તા કોઈ કાળે એવા સુખી થયા જ નહીં બધી રીતે મુક્ત કર્યા કોઈ બંધન જ નહીં સ્ત્રી હોવા છતાં બંધન નહીં દેહ હોવા છતાં બંધન નહીં બધી રીતે બંધન મુક્ત કર્યા છે છોકરા હોવા છતાં બંધન નહીં છોકરા બાપ આ કરો એમ નહીં બધી કોઈ કે છે તમને છોકરા બાપ તરીકે રાખવા દે તક તક એમ ખરેખર હોય તારે સમજી નથી એવું બધાને સુખ નો આવે શું થઈ ગયું પછી એને શું કહ્યું બસ જય સચિરામ ગુરુ ગુરુ કામ ધીરે કામ છે ચાલો જય સચિદાન અરુણભાઈ પૂછે અવધિ જ્ઞાન કેવી રીતે લોકોને પ્રાપ્ત થાય અવધિ જ્ઞાન લોકોને કેવી રીતે પ્રાપ્ત થાય પ્રાપ્તિ થાય ચીજ નથી ઓટોમેટિક કરી રહ્યા આવરણ સુધી જાય એ દેખાય બધું વસ્તુ નથી બહુ જેને આ બધો સિદ્ધિમાં એમાં ખપાવે એટલે પેલી વાત કરો દાદા હિટલર ને હતું ને હિટલર ને કુઅવતી એટલે ચર્ચિલ ને બે વાર પછી લડી થવા જેવું દેખાય દેખાય એમ બુદ્ધિ નહી દેખાય ચર્ચિલ હા એ ચર્ચિલ દેખાતું હતું બધી નું જ્ઞાન હતું અવધિ કહેવાય પેલું કુ અવધિ કહેવાય થાય કે પેલું કુસૃત થાય કુસૃત અને પછી કુમતી થાય ત્યાં બધા પુસ્તક વાંચો ને બધા આખું વાળી એ બધું કુશલુપ છે જેમાં આત્માની વાત ના આવે તો બધું કુશલુપ એ કુશલુપ માંથી કુમતી થાય અને કુમતી કુ અવધિ થાય પણ આત્મા દેખી શકે બધું સદગુણ દેખતો તમે પણ કુ મોક્ષ ના જાય એ બંધનમાં કરાડે તો પરમાણુ હજુ હોય આવામાં હિટલર ના ચર્ચિલ ના પરમાણુઓ ચાલ્યા ગયેલા વાણી કરી વાણી વાણી ખરી વાણી ના કાળાનું ખરા દાદા અવસ્થા અને પર્યાયમાં શું ફેર અવસ્થા અને પર્યાયમાં શું ફરક અવસ્થામાં આંખે દે આંખે દે ચીચકાય અનુભવી શકાય બધું ભૂલ હોય અને પર્યાય તો પર્યાય કેમ જોશો આ રાત્રિ હોય ને હા એ પર્યાય સમય સમય બદલાયા કરે પણ આપણે તો તેનું તે જ દેખાય બદલાયા જ કરે આ માણસ બધા આખો દિવસ નિંદા પર્યાય બદલાયા જ કરે પણ આપણે તો એને એ ચંદ્રભાઈ દેખાય બધી ગયડો થાય ત્યારે કહીએ કે આ ગયડો થઈ ગયો થતા તો થતા તો ગયડા થઈ જ રહ્યા એટલે અવસ્થા અને પર્યાયમાં ફેર હતો બધો તે નાર ગામ માં એવું બનેલું કે મેળે નીચે મોટા ભાઈ રે અને ઉપર મેળા ઉપર નાનો ભાઈ રે બે ભાઈઓ મેળા ઉપર નાનો ભાઈ રે નીચે મોટા ભાઈ રે શું એ જગ્યા નથી લીધેલી નીચે પાછી ભેંસ માતા આ મારી ના તારી જગ્યા ભેંસ માતા હવે ભેંસ ને પાડી હતી તે પહોંચી ગયો તારી રાતે મરી જાય નીચે પેલો મોટા બી બધા ના દે પેલી ઉપર નારવારી ભાઈ તે ઉશ્કેલ લઈ જાય રોજે એને તો એને પર્યાય દેખાયા કરે અને મોટું પાડું થઈ ગયું ધીમે ધીમે વધે ગ્રેજ્યુઅલી એને ખબર પડી પડે ને એને દેખાય તે પ્રમાણે લઈ જાય એટલે પર્યાય ના તે લોકોએ પછી કહ્યું કે આ પાડું થયું ને પછી વિચારમાં પડ્યા તારું થઈ ગયું રેતી કાઢું પાડું એટલે આવું છે એના જ ગામમાં નાર ગામમાં એટલા બધા કેટલાક માણસો એવા હોય કે વધારે થાય તો આવું પાવી ના મળે